એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા વિનીતા વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિવેક પણ છે આવો આવો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે નદીના બે કિનારા તમે તો નદી જોઈ જ છે ને હે ભાઈ હા ત્યાં નદીની વાત છે ને એના બે કિનારાની વાત છે હો એક હતી નદી આ નદીમાં તો ઘણું બધું પાણી વહેતું હતું હો ભાઈ બધી નદીઓને હોય છે એમ એને બે કિનારા હતા એક આ કાંઠો અને બીજો પેલો કાંઠો બંને કિનારા આખો વખત એકબીજાની સામે જોયા કરે અને મનમાં અને મનમાં કાંઈક વિચારે હો એકવાર આ કિનારાના મનની વાત બહાર નીકળી ગઈ એક કિનારો સામા કિનારા સામે જોઈને કે ઓ આ સુખ તો બધું પેલા કિનારા પર છે હું તો સાવ દુખી છું દુખી મારા દુઃખનો કોઈ પાર નથી હું જો અહીંને બદલે તહીં હોત હું જો આ કિનારાના બદલે પેલો કિનારો હોત તો મારા સુખનો પાર ન રહેત તે જ વખતે પેલો બીજો કિનારો પણ નિશ્વાસ નાખીને બોલો હાય રે મારી આખી જિંદગી દુઃખમાં ને દુઃખમાં ગઈ આ સુખ તો બધું પેલા કિનારા પર જ રહ્યું હું જો અહીંને બદલે ત્યાં હોત હું જો આ કિનારાના બદલે પેલો કિનારો હોત તો મારા સુખનો પાર ન રહે લો બોલો નદી આ સાંભળતી હતી ઓ ભાઈ બંને કિનારાઓના માથે હાથ ફેરવી ને નદી બોલી અરે દીકરાઓ તમારી નજરને ત્યાંને બદલે આ તરફ વાળો તો તમને જે ત્યાં દેખાય છે એ અહીંયા પણ દેખાશે અને જાણજો કે અહીં ન હોય એવું કાંઈ પણ ત્યાં નથી ભાઈ અને અહીં નથી એવું ત્યાં દેખાય છે એ તો માત્ર તમારો ભ્રમ છે ભાઈ તમારી પાસે છે એ બધું સારું સારું છે તો ભાઈ નદી આ કિનારાને મનાવ્યું અને કિનારા તો બંને એકબીજાની ઈર્ષા કરવાનું છોડીને નદીને વાલ કરવા માંડ્યા હો ભાઈ તો આવી હતી નદીના બે કિનારાની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને સરસ મજાની બીજી એક વાર્તા કહેવાનો છું ભાઈ આવજો